વિચારશીલ માણસ ને કયા પ્લેનમાં બેસતાની હાથે તૂટે તૂટશે શું છે અને તમે કહો બધા અમાર ન કર્યું રાત દાડો ફરી વાળું કે તે જોખમ છે પુરુષો સ્ત્રીઓ જૂઠા જોખમમાં રહેવું સી રીતે બધા અહીંયા લોકો આમાં શું મજા આમાં શું આપી આ અને બહુ ચિંતા થાય જરાક આટલું પીવે એટલે પસંદ આવું ના ગમે ને તારા માસ ગમે કઈ અમારી તમારે ચિંતા રહી જીવન જીવવા એવું કરવું છે અને સંસાર સરસ ચાલે દવાખાનું સરસ ચાલે અને ચિંતા રહી થઈ જાય બે દાડા શનિવાર રવિવાર બે દાડા ચિંતા રહી કેવું છે કે વધારે દિવસ કાયમ ને માટે કાયમ માટે તમારે કાયમ વગર ચિંતા રહેલા છે આ ચિંતા થઈ નથી ચિંતા કોઈ થઈ આવે પાછી મટી જાય દસ ચિંતા થતી થાય થાય થાય જાય તમારા ચોપડા વાંચ્યા એટલે શાંતિ મટી કોઈ વખત થાય પણ મટી જાય તમારા જ્ઞાન થી ચિંતા ના હોય ચિંતા થાય મારી દાવો મારો બે રાખવું દારો એ તો સફોકેશન છે શું છે સફોકેશન છે ચિંતા ચિંતા તો જીવ બળે ત્યારે ચિંતા કે જીવ બળવા મળે ત્યારે આપણે કેવું ભાઈ લુગડા બાર પડે જીવડા બારે કહે એટલે ચિંતા ચિંતા નહીં એ સફોકેશન ભૂગળામાં થાય દસ લાખ વર્ષે આ લાભ નીકળે છે એનું નામ અક્રમ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન જગત ગણિત માર્ગે ચાલી રહ્યું છે નથી step by step step by step step by step અને આ અક્રમ વિજ્ઞાન દસ લાખ જગત થાય છે ત્યારે આપણું કામ થઈ જાય સર ધીરે કાલે હવે શું નામ ભીખુભાઈ ભીખુભાઈ અત્યારે આપણે ખાધું ને એ કલાક પછી ભૂખ લાગે એવું ખાવાનું એટલે કલાક પછી એકાદ પેલું કદું ને બેસી ખાવી પડે વખતે કોઈ વખતે એટલે ભૂખ લાગે એવું ખાવાનું ખાવા બાવાનું હા ચા નહીં પીવાની બીડી નહીં પીવાની સિગરેટ નહીં કશું તોફાન નહીં અને વધારે ઈચ્છો તો થવા ને પછી કેટલું કામ આપે અને પછી કામ કેટલા કલાક આપણે સાડા છ થી શરૂઆત થાય છે તે સાતરા સાડા અગિયાર વાગ્યા સુધી વર્ક આપે છે બે કલાક આરામ મળે કેટલા કલાક કામ કરે છે રજા એ કોઈ દારો નહીં રવિવારે રજા હોય મારે તો રજા દિવાળી દસ હજાર માણસ વધારે ગરાકી હોય ત્યારે શનિવારે આવો તમે કારણ સાચી વાત ની જાહેરાતો ના હોય જાહેરાત જે સાચી વસ્તુ ને જાહેરાત ના હોય જાહેરાત ધંધો મોટો એ તો રાખવાની આપણે એ તો મારે એકલા ને ખરાબ થઈ ગયેલી છે મારા બુદ્ધિ નહીં કે ભાઈ બુદ્ધિ બિલકુલ નહીં એ તો સાયન્ટિસ્ટ મેં કહ્યું ને નોટ અ સાયન્સ પર્સન અને બુદ્ધિ હોય ત્યારે જ્ઞાની કહેવાય જ્ઞાની કોણ કહેવાય એ જે સેન્સિટિવ ના થાય છે ક્યારેય પણ સેન્સિટિવ ના થાય જેમ ટેન્શન ના હોય ક્યારેય પણ અત્યારે જેવું ટેન્શન નહીં હોય બિલકુલ ધાપે બુદ્ધિ રહી તમારી બુદ્ધિ વગર નું જ્ઞાન આપો તો એ તો બુદ્ધિ વગર તો જ્ઞાન લેવાય જ નહીં એવું અહીંયા તો બધાને બુદ્ધિ થી જ બધું છે અંદર બુદ્ધિ થી સમજવાનું છે બુદ્ધિ થી સમજવાનું છે ડોક્ટર ભીખુભાઈ સાથે આવ્યા તમે ખરું હા આવું તો ગયા સરસ જયેન્દ્રભાઈ પૂછે છે ગ્રહ ની શાંતિ કેવી રીતે થાય ગ્રહો ની બધું ગ્રહો મતલબ શાંત કર્યા બધું શાંત કરી આપ્યું આ દુનિયાનું દરેક દરેક જે ચીજ હોય બધું શાંત કર્યા એ ગ્રહો સમજાવો ને દાદા ગ્રહો શું છે ચિંતા ના જાય એ કરવું ઓછું કરવું સમજવા જે દવા લેવાથી રોગ ના મટે એ દવા લેવાનો શું અર્થ જે દવાથી રોગ ના મટે એ દવા લેવાનો અર્થ કરો બોલો ચલો પેશન્ટ કહે કે ડાક્ટર સાહેબ રોગ મટતો નથી ચા દવા લે કરો તો તમે બધો ખાવ એ જે ધર્મ પાળવાથી નહીં કશું ફેરફાર ના થતો હોય એવો ને એવો જયારે જુઓ ત્યારે મતભેદ ને પાંચ વેળે બધી એની એ જ ચિંતા ઉપાધિ તેનો તે ધર્મ જ ના કહેવાય ને આ તો બધું હા કલ્પિત બધું જેના જેના પીવાથી રોગ જવો સંસાર રોગ મટવો જોઈએ આ સંસાર રોગ એટલે મહારોગ છે એક જ થોડું અપમાન અપમાન કરતા થોડું ઊંઘમાં અસર થાય ના થાય સાથે બોલો બોલાવો કેટલો રોગ કહેવાય અને પ્રભુદાસને અપમાન કરીને ઉતારી પાડવાનું જોઈ લો પછી ઉતારી પાડતે દાદા એવું ના કરે તેને મને તો મારો ભાઈ મીઠી ફોઈ કે છે કોઈને કશું કેતા નથી એમ કે આમ મોટો છે હા મીઠી ફોઈ તો મીઠી હોય છે ને કે દર સાલ પાંચ હજાર આપવાના કે ત્યારે મીઠી ભાઈ કેવી છે પાંચ હજાર ડોલર આપવાના કે દર સાલ મીઠી હોય છે ખરાબ હોય મીઠી હોય ના અપાય તો વીરપુરુષ જગતના લોકોના વાંચે પુસ્તકો અને તે અનસ્તીવા પુસ્તક આપીએ છીએ પૈસા ના લેવાય હવે એને છતાં કે પૈસા એમ આવ્યા બીજા લોકો બધા આપણે અઢી લાખ બે અઢી લાખ નીકળે પણ આટલું કોઈ તો ના કહેવાય તમારી સાથે તમારી સાથે હશે એમ કે કોઈ ખરાબ હોય તેને બી સારો કે છે એમ કે એટલે કઉ છું આવું એમ કે <laughs> દસ હજાર મંદિર માં આપ્યા દાદા એમાં શું આપ્યું એમાં તો આપ્યું શું એમ કે એમાં એટલામાં શું આપ્યું એમ કે એટલે તો પણ ફોઈ ના કહેવાય આપવા માટે કોઈ ના એમને ખબર નહોતી દાદા વગર કઈ આપેલા વગર કઈ આપેલા અને આ પાંચ એમને ના પાડી નથી રવા દોરા અમે ના બોલશો ના કે મારે છે બીજી મોટરો આવી છે બહુ પૈસા આવવાના છે બીજી મોટરો બે મારી પાસે પણ આવતા ના એમનો બી ભાગ છે એમનો ભાગ છે ઓહો નહીં નહીં નહીં એમાં તો હિસાબ માંગે મારી પાસે હા કોઈ ના કે ને હજી કહેવાય એમ કે આ પાંચ હજાર હિયાર કેટલા ખાતે તૈયાર મશીન માંથી પુણ્યમાં ભાગ આપે તો મને કશો વાંધો નથી એમ કે પુણ્યમાં ભાગ આપે તો મને ક્યાં વાંધો છે એમ પુણ્યમાં મને ભાગ આપે તો મને શું વાંધો આપેલું ગયા તે આ મોટી ભાગ છે મોટીમાં ગ્રહની બધા અમે આટામાં આવતા મળી જઈએ એમ કે ગ્રહો એવું થાય એમ ગ્રહો એમ કે છે કે આજે ગ્રહો છે ગ્રહો એની જો શાંતિ થાય તો પછી અમે આ બધા એને ચક્કરમાં આવતા અટકીએ ને ગ્રહો બધા નવ ગ્રહો બધા પજવે ને શાંતિ થાય શું થાય તો પછી સીધી લાઈન માં ઉપર જવાય આ ચક્કર માં ફરીએ નહીં એમ ગ્રહો તો એવું છે જ્યાં ગ્રહો છે ને એવા ગ્રહો તમારી મહી છે આ જેવું પિંડે છે ને એવું બ્રહ્માંડ છે બ્રહ્માંડ છે એવું પિંડે છે દીકુદી બ્રહ્માંડમાં છે પિંડમાં છે એવા ગ્રહો ત્યાં ઉપર છે એવા ગ્રહો તમારા મય છે તો તમારા મય વાળા ગ્રહો ને તો આપણે તમારે હવે મય ગ્રહો કયા કયા છે એનું નામ શું કે આગ્રહ દુરાગ્રહ હટાગ્રહ કદાગ્રહ મતાગ્રહ સત્યાગ્રહ સત્યાગ્રહ ના એટલે બધા નવ ગ્રહો છે તેમાં હટાગ્રહ કરો ને તમે એ તો ઉદાહરણ શનિ નો ગ્રહ નડ્યો મને ગ્રહ એ કોઈ નથી મને નડે નહીં મને અમારો ગ્રહ કોઈ છે ને નડે નહીં મને આગ્રહ ના હોય અટાગ્રહ તો હોય જ નહીં પછી આગ્રહ સત્યાગ્રહ ના હોય તો અત્યારે તમે કહો કે બાય અજવાળું છે હું કહું ના તમે જોયા હું વિનંતી કહું છું બહાર અંધારું છે જોયા તોય તો ફરી કહું ના જવાનું છે તો ફરી હું કહું કે તમારી દ્રષ્ટિમાં અજવાળું લાગતું ખરું બાકી બધા તો ભાઈ એટલે હું ચાલે જવું આગળ હું કઈ બેસું તમારી જોડે આખી રાત બરોબર બધા ઘણા ખરા લોકો આવા નીકળે હું કઈ બેસું મારે બેસેલું પાર ના બધા સાથે લઈ જવું જોઈએ બધા સાથે લઈ જવું જોઈએ ને દાદા એમ કે બધાને સાથે લઈ જવું જોઈએ ને સાથે લઈ જાવ પણ એ સમજવા તૈયાર થતો હોય સમજાવવું જોઈએ તમારે તો સમજાવ છે એમ સારું ખાતું આપવાનું એટલે એને બીજો બધું બેઠું એટલે આ દુનિયા પઝલ છે the world is the puzzle itself there અનુકૂળ એવું વાંધો નથી એને પૂછવું કેવું જોઈએ કે ભાઈ આ જ્ઞાન છે તમે કોણ છો આ મેં પૂછ્યું ને એવી પૂછી જોયું ત્યાર પછી એને ખ્યાલ તો આવે તો એ જ્ઞાન બધા કે તમે આગ્રહ નહીં રાખો એમને પૂછો ને તમને જિજ્ઞાસા હોય તો લઈ આવો આજે દેખાય છે જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પ્રગટ થયા છે તેને હું જ નમસ્કાર કરું દાદા ભગવાન કારણ મારે ત્યાં ડિગ્રી ઓછી છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી એના ત્રણસો આઠ છે મારે ત્રણસો આઠ કરવી પડશે ને એટલે ચાર ડિગ્રી માટે હું દાદા ભગવાન અને તમને કહું છું ભાઈ આ દર્શન કરી દો કારણ દીવા દીવો અડાડી દેવો દીવો થઈ ગયો ચાલ્યું કરું દીવો ગયો હોય ને ત્યાં દીવો અડાડીએ દીવો થાય ના થાય એક દીવાને અગિયાર દાદા પ્રગટ થયા મને બતાવો ને દાદા ક્યાં પ્રગટ થયા દાદા પ્રગટ થયા મને બતાવો ક્યાં થયા એમ કે દાદા પ્રગટ થયા અંદર મને બતાવો એમ ક્યાં પ્રગટ થયા છે એ પ્રગટ થયા છે ફળ ફળ મળે હવે કલાક બોલો ને દાદા ભગવાન સિંહ જયકાર કલ્યાણ કલ્યાણ થઈ જાય ભગવાન બધા પર આવી કેશ કેમ તમે માગો નામ ભજવાની પણ શું જરૂર છે નહીં તમે માગો એ મળે પચાસ હજાર માણસ ને એમને આપે છે બાજુ પચાસ હજાર માણસ એમને વગર માગે આ તો કોઈ કોઈક ના એમ કે મારે આમ જોઈએ છે કે માગી તૈયાર છે Dada Bhagwan this is the cash bank of divine solution આ કેશ બેંક છે આ કઈ ઉધારી બધા ઉધારી લોકો હપ્તા પહેલા ખાલી થઈ ગયા ઉતાર ઘરમાં દુકાનમાં હતું જ માલ સામાન બધા તમે સાઈડ ની વાત કરી એમ કે તમને દાદા ભગવાન ક્યાં દેખાય છે બતાવો એમ કે દેખાય છે ને દાદા ભગવાન મને બધા દેખાય છે આ બધા દેખાય છે એને એને જોવું છે હા તમને દેખાડી પણ મારે મારા ચશ્મા પહેલા આપું ને દિવે ચક્ષુ આપવા પડે આ ચોપડે નક્કી ના બોલાવો તમે બોલાવો એમ કે મને દિવ્ય ચક્ષુ આપો આ શનિવાર શનિવાર દિવ્ય ચક્ષુ આપું અને તેના જોઈ લો ડાક્ટર હા શનિવારે દીદી ચક્ષુ આપું એ આગલી આવશે આવશે દાદા હું નહીં આવશે દાદા પાંચ મિનિટમાં અહીંથી છોડીઓ જોતા હતા પચીસ ત્રીસ છોડી જોઈ અને રજાઓના આઠ દડા રહ્યા તો બાપા બાપાને મનમાં થયું કે પરિમાણ નથી ને તો વગર અમને છોડીએ જોજો કર્યા કરે એના બાપ કંટાળી ગયા હતા તાર છોકરો મળે તેને કહ્યું કેમ બાપુજી તમે કોઈને કહેતા નથી આવતી નથી કોઈને દેખાડનારા ને કે બોલાવી સ્ટેશન પર બોલાવી દેખાડી સ્ટેશન પર દેખાય આ બસ આજે આજ જ કરી નાખો ના સ્ટેશન છે હું આ બે દાડા પછી કોઈ જગ્યા જોઈએ એ બધું જોઈએ ત્યાર પછી એ પાછી વ્યવહારિક વાત કરી ગ્રહો આપણને સંજોગ જવાય થાય એમ કે વ્યવહારિક વાત કરી અમારે તો કેશ બેંક જોઈએ અત્યારે બેંક જ વાત કરી ગ્રહની તમે વાત કરી આપણે બધું એક ગ્રહ મુહૂર્ત સંજોગ અત્યારે રાઈટ નાવ છે એમ કે મારે તો જોઈએ આપો હવે તમારે આપવાનું માગવાનું છે જ નહીં માગવાનું જાતે કહું પણ પછી નડવાની વાત જ એ તો ગ્રહ માં માનતા જ નથી એટલે એને તો નડે જ નહીં તમને નથી નડતું આગ્રહ આગ્રહ થયો ને કોઈ પણ આગ્રહ થી કામ થાય નહીં આગ્રહ હતાગ્રહ છતાગ્રહ એ બધું જ કદાચ જોઈએ મારો આમ જ આજના જોઈએ એવું કઈ હતું બે દિવસ પછી પાંચ દિવસ પછી બે દિવસ પાંચ દિવસ પછી આપણે ત્યાં વાંધો નહીં એમ મારે તો જોઈએ તમારે આપવાનું માગવું નહીં તમારે તો આવું પછી શું તમે કહો તે દિવસે આવું ના તમે કહો તમે કહો તે દિવસે એમ કે તમારે તો એમ કે પધરાવણી કરાવીશું ના પણ ત્યાં તમારું કામ થઈ જશે પછી પછી વાંધો છે પછી કઈ વાંધો ના પણ હમણાં હમણાં ના થાય બધા થતા થાકેલા કરેલા ભાઈ તમારે તો ખાસ આવવું પડે કારણ કે આવડી મોટી રકમ લખાય તમે એ પડી ના જાય એટલા માટે ગોળવો ફેરવાનો અહીં ના ફેરવીએ તો રમી રમવા જતા ઉદર સજન એટલે ગદો જ્યાં આગળ ફેરે ફેરે કરવા જોઈએ દાદા ભગવાન ના છાસમાં માખણ એવો ગોળ દેખાય એ કેવી છૂટી રહે છે આ થોડી આ થોડી કે હું જાતે ગમે બાર બાર બાર હજાર તો ઊંડા પીસ કરતા હું તો ના જાય તેરસ ચિંપાટીઓ હું તો સર તરી જાય ચિંપાટીઓ હોય ને અમુક ખાનદાન બોલીએ ખાનદાન કારણ કે એને એને ખાનદાની પોરો ચડે અને પેલા ચિંતા બોલીએ ને અમે શું કારણ કે એ તો ખગડે હું હતું તો અમુક ખગડે ચિંપાચર બોલીએ ને અને નાખવાનું આપવાનું નાખે આ લોકો નું કામ છે નાના માણસોની ને કદાચ ઓછું જાતે ભગવાન થઈ બેસે છે એ બહુ એની જવાબદારી પણ બહુ ખોટું એ પોતાની જવાબદારી બહુ બોલે છે પણ ખોટું કહેવાય અત્યારે માણસ પરફેક્ટ થઈ શકે એ સ્થિતિમાં નથી એટલે અમે ત્રણસો છપ્પન રૂપિયા મારું ગયેલું છે અને ત્રણસો સાત હજાર પ્રગટ થઈ ગયા પ્રગટ થયા એટલે આખા બ્રહ્માંડનો નાશ છે એ તમને શું ના આપે બધી વસ્તુ એટલે ચિંતા રહી તમે કહો છો ને મારે થવું છે તો થઈ જાય ને થાય કે આ દુનિયામાં કોઈ સાંભળવામાં આવી જવું શનિવારે પરમદાસ ને ત્રણ છે મીના પૂછે છે મમતા એટલે શું મમતા એટલે શું મમતા એટલે કશું ખોવાઈ ગયું હોય છોકરો મરી ગયો હવે લાગ્યા કરે કોઈ જાણે મને કોઈ ને છોકરો મરી ગયો એવું લાગ્યા મમતા ના હોય તો ના લાગે શું કહે ઓછી મમતા હોય તો સારું કહેવાય હા અમને મમતા હોય બધા તો પાંચ હજાર લખાયા પછી મેં બાઇક કર્યા કરે તમને થયું ભાઈ હા તો એ મમતા ઓછી કહેવાય મમતાથી બાઈ થાય બધું એક મીઠી ખોઈ ગઈ હોય તો કેડ્યા કરવાનું કોણ પૂછે શું કહું છું તને તો મમતા ઓછી છે બહુ હોશિયાર છો હોશિયાર વધારે પડશે મમતા એટલે લાગે માને કે મમતા એટલે શબ્દ મોહ ગુજરાતી બાબત ખબર નથી મમતા એટલે અટેચમેન્ટ છે કે બિલીફ છે મમતા બિલીફ છે બિલીફ છે કોણ પૂછે બિલીફ છે એટેચમેન્ટ નથી બિલીફ છે તો બિલીફ મમતા ઓછી થઈ જાય બિલીફ ઓછી થઈ જાય માયા શું દાદા માયા માયા એટેચમેન્ટ માયા એટલે માયા માયા એ બિલીફ જ પડે એટેચમેન્ટ તો ફક્ત અમુક જ બાબતમાં સ્ત્રીની બાબતમાં જ એટેચમેન્ટ બીજી કોઈ પણ બાબતમાં એટેચમેન્ટ નથી કારણ કે સ્ત્રી સ્ત્રીનો વિષય એવો છે કે બધા આ જલેબી આપણે ખાઈએ નહીં આટલી લઈ આવીએ પછી ખાઈએ આટલી અને પછી મૂકી રાખીએ તો આપણને દાવો ના મળે ના ખાઈએ તો દાવો ના મળે અને સ્ત્રીને લાવીએ તો પછી પછી દાવો મળે કે તમે આમ કર્યું આમ કેમ ને તમે સિનેમા જો આવું પડશે કે છે આમ છે એટલે બધા દાવા મળે માટે એકલો જ ભોગવ્યો છે એ બહુ દુઃખદાયી દાદા દાવા માંડે જલેબી તો એટલી ખવાય પણ સ્ત્રી તો બધું કામ કરી આપે એટલી સિનેમા થોડી લઈ જાય બધું બીજું બી કરે ને મોટે ચલાવે ને એ તો બીજો માળા રાખ્યો જ કરાવે આ વિષય દુઃખદાયી છે સ્ત્રી હોય પણ આ વિષય ના હોય તો હશે ને બરાબર ઋષિ મુનિઓના કેવું હતું કે પૈણતા પૈણવા ના પાડતા હતા ઋષિ પત્નીઓને સમજાવે કે તમે ઋષિ શા માટે પૈણવા ના પાડો છો અમારે તાર પાસે કંઈ માગીશું નહીં ફક્ત એક છોકરો ને એક છોકરી એટલો જ વિષય તમે આપજો કે તે પછી એટલું કરીને આ પાડીને પૈણતા હતા અને પછી મિત્રાચારી છે પછી દુઃખદાય નહીં હા તો સુખ ખોળે પછી તો એવું ને દાવા મળે ને ઋષિ મુનિઓ બહુ જુદી જાતના હવે આ કાળમાં માણસ કઈ રીતે જવું શ્રદ્ધા જ ઊંધી છે તો આગળ જ્યાં સુખ નથી ત્યાં સુખ માનવામાં આવ્યું છે બધું સ્ત્રી જોડે તો ધર્મ માટે આગળ વધવા માટે સ્ત્રી કરવાની શું કરવાનું દેવ સાથે રે આગળ વધે પણ એ રૂપ થઈ ગયો આગળ વધવાનું કેવા થયું પણ વડબડા કરે એક કડી ખારી થઈ હોય તેમાં તો બધી રસ રોટલી બોટલી બધી બગાડે આ કડું ખારું છે એમ કઈ આ ભૂમ કરે પોતાના માણસ હોય તો કહેવાય ને બીજા પોતાના માણસ હોય તેને ને તો કોઈને કહેવા નહીં જવાય એ સારું કરે ના કરે એ વાત બધી ગપમાં છે જ્યાં થાય છે એવું જાણું છું નથી બનાવનારા હાથમાં સત્તા નથી તમારે કેના નાશમાં સત્તા આ બધું સત્તા કઈ આધારે બોલવા જેવું નથી અક્ષરે બોલવા જેવો નથી એવું કેમ એવું કેમ એમ કે એવું શા માટે એવું કેમ આત્મા સત્તા નથી બનારના હાથમાં સત્તા નથી કેનાર હાથમાં સત્તા નથી ખાનાર હાથમાં સત્તા નથી સત્તા જુદી જાતની છે આ તો બધા ગપ્પા વાતો કરી ચોખા ઘર કરી એમ કશું વળે નહીં કશું હું તો હું તો ના કહું નહીં હું કોઈ બોલું નહીં હું કહું કે ભાઈ આ આમાં મીઠું ઓછું છે ને તે બીજા એનો એ મનમાં રહ્યા કરે કે દાદા એ કહ્યું મીઠું ઓછું એટલે વધારે પડે છે એટલે હું બોલું જ નહીં શું કહ્યું એને સહજ રીતે છે એ ભૂલ થાય કોઈ દાડો પણ કે સહજ રીતે ભૂલ થઈ ગયો છે હું તો બધા બોલું નહીં દાદા ભાઈ પૂછે છે તો કોના એ થાય કોના હાથમાં સત્તા છે એ સત્તા જુદી આપની છે હું તમે મારી પાસે વધુ ટાઈમ આવો ત્યારે ખબર પડે એ સત્તા જુદી હાથમાં છે એક પરમાણુ એક રહી ખાવાની કોઈ સત્તા નથી આ વર્લ્ડમાં કોઈ જન્મ્યો નથી કે રહી પોતે ખાઈ શકે સંદાસ જવાની શક્તિ નહીં એ તો જયારે અટકેદાર ખબર પડે એના ડાક્ટરો ભેગા કર્યા બોયના એ તો ઊંચા જે થવા પડે મને અટક ખબર પડશે કે યસ યસ યસ યસ વસ્તુ જુદી છે આ માટે કશું બોલવા જઈને વહુને કશું કહેવું જ ના છે તો વહુ સારી વાત છે કે આપણો દોષ કાઢી બતાવતો નહીં એમાં તો ઘેર ઈરાદા એ રહ્યા ચાલી વર્ષથી મતભેદ નહીં કશું કઈ નહીં અત્યારના એમાં ભાઈ કે અમુક ને તો મતભેદ ના પડે તો મજા જ નહીં આવે આનંદ જ નહીં આવે ઘરમાં સંસારમાં મજા નહીં આવે કકડાટ થી આનંદ હોય ત્યારે એને એને કોઈ કહે છે મતભેદ એમ કે કકડાટ નથી એમ કે મતભેદ એટલે તો બસ એમાં આનંદ આવે એમ ના કશે આનંદ ના આવે આનંદ તો બાજી રમતા હોય તો આવે બધી ચાલો ભાઈને બધા શોખ છે સોફ્ટા બાજુનું છોટું બી જતા સ્નાન વાળું બહુ બહુ મજાનું કયું હાથી નાય હા તો જ આપણે ઊંઢથી પાડી લે <laughs> કર્યા આપણે આમાંથી લોટા લઈએ એ ઊંઢથી ભરે પછી ભરે આમ રેડે આમ રેડે બધું નહીં નાખે પછી મોં બાજુ બહાર નીકળી ભૂલ નાખે બસ બહાર નીકળ્યું પણ નાખે તે ઘટ સ્નાન કર્યું અમની ક્રિયા બધી ગજસ ના નકામી જાય છે એવી કે બાર પર ધોઈ નાખ્યું ભાઈ તે હોંટી આમ ભેગી હું કે ફુબારા મારા ત્યારે એવું કઈ ખબર ને ખબર નાયરો છે ધૂળ છે એ કઈ ખબર નહીં એને જેટલી ખબર હોય એટલે બહુ ડાકણ હોય પાછું જેટલી ઇન્દ્રિય ખીલેલી હોય એટલું જ ડાકણ એક મથરું બેઠું કોણમાં દમ નીકળી જાય આવડો મોટો દે અને પાછ જાગૃતિ બહુ જે પણ મથરું બેઠું ને એની ખબર જાગૃતિ બધું બહુ સહન થાય નહીં સહન દેહ મોટો હતો બધો પેલા કોઠી પર કોઠા બહુ મોટા થતા હતા કોઠી પર કોઠા તમે જોયેલા ને હા જોયેલા ને અત્યારે આવડે આવડે થાય પણ પેલા તો આવડે આવડે થતા તેમાં જોઈ લો આ ધીમે ધીમે આ પચાસ વર્ષમાં કોઠી ઉપર કોઠાઓ નાનો થઈ ગયો એ રસ ઘટ્યો ગમીનમાં ગમે તેમ થયું મોટો કોઠો છે તો તે દાડે હાથીને મૂક્યો હોય ને તો એ ગળી જાય બો આખું કોઠું ગળી જાય અને પછી પાછું હવારમાં સદાસર નીકળે તે આખું નીકળે પછી આપણે ભાગીએ ત્યારે રાખોડી હોય રાખોડી હા બધો તપસ્તુ થઈ જાય નહીં પતી જાય બધું એને ભાગીએ હાજર હાજર જાય એને ભક્ત દીટામાં કોણ હોય છે કોણ માટે કેતી જાય અને આપડે ભાગ્ય ભાગ્યદાર આખો નીકળે બોલો કેટલું બધું અમે અગ્નિ ચાલતી છે ગાવામાં તો કોટું બની જાય આ કુદરત બહુ જબરી છે પછી આપણા દેશના લોકો આમ એ કહેવત કેવી પડે અરે ભાઈ રાજ ને એ મોટો માણસ છે કીડીને કણ ને હાથીને મણ એટલે કીડીને કણ મળી જાય હાથીને મણ હું ખાય ખાય છે ને હાથી જેટલા કંટ્રોલમાં ખાતા હતા એ નિરાતે શેરડી ખાયા કરે <laughs> કર્યું એટલે દવા જાય આ સત્તા કોઈના બાપને નથી નહીં તો હાથીને ખાવા જ ના જાય એલો સમજે ને માણસના હાથમાં સત્તા એક ભાઈ તો જમવા ગયા હતા તેમ બહુ મોટા શેઠ હતા મારી જોડે બેઠા હતા શ્રીખંડ ને પૂરી ને બધું બહુ કરેલું તસેજ બહુ મોટી કરેલી પણ એ તો શ્રીખંડ ના લીધી એ તો રોટલો દહીં તમે કેમ શ્રીખંડ તમે લેતા નથી ડાક્ટર ના પાડી છે મેં શું થયું તમે શું કહ્યું શીખી બધા જેવું શીખી બધા પરિણામ સીધી વાત છે ખેતર પર લઈ જતી સીધી કે છે તો વાત નહીં મોડી કઈ દાદા મોડી બધી પછી ખેતર મળી જાય દાદા બધું ખાય સેકન્ડ જેવું બધું કાઢ્યું એટલે બધું ખાય આર્ટિફિશિયલ સુગર હા બરાબર સેકન્ડ હોય હવે સેકન્ડ ના બદલામાં બીજું ન્યુટ્રા ફિટ કરીને કાઢ્યું બરોબર કેટલી બિલકા બિલકુલ રોટલો રે ચા જીવા હારું માથાકૂટ કરી રહ્યા ડાયટ ઘી નિર્બેન કેમનું ખવાય છે અમે શોધ્યું છે કે લખાવીને લાવ્યો એટલું જ ખાય છે પૈસાદાર ગરીબ પર છે કાકા કે પૈસાદાર ગરીબનો હિસાબ જ નથી કેટલું લખાવીને લાવે છે એટલું જ એમ કદાચ રસોઈ ગરીબ હોય તો વધારે ખાતો શેઠ હોય હોય તો ઓછું બી ખાતો સવા બાર ત્યાં સવા બાર થઈ ગયા દાદા એટલે લાંબા લાંબથી અડધો કલાક વધારે કરશે વધારે બહુ સારું છે બહુ આનંદ છે ચાલો જય સચિદાન જય સચિદાન બેનની ઉપર કેજો આશીર્વાદ છે બેનને કેજો આશીર્વાદ છે દાદાના ચાલો શું કે છે દાદા બેન આવી ગયા ફોન પર સુમતી આવી ગયા ફોન પર તેને જય સચિદાન કહ્યું જય સચિદાન હા હા બહુ સારું જય સચિદાન હતા તે અને સાસરું હાથ સાથે જાય છે સસરા જમાડે કરે બધું કરે જમાડે આવ્યા મનમાં એમ થઈ ગયો મારા કરતા ઘણો રોકાય બધા હા રૂપિયા સમજ્યા વીસ હજાર રૂપિયા અને માગે વગર આવું પોસિબલ જ નહીં ને આવું પોસિબલ અજાયબી પછી પછી એમને પોતાને એમ લાગ્યું હું કે મારે કે બહુ મોટી રકમ નથી આવી ભાઈ આ બધાને મોટી ને દસ પાંચ હજાર આલવા તે વાંધો નથી અને એક જ ભાઈ આપવાનો છે એમના કિસ્સામાં જાડો નથી તો એટલો ગાડી એટલી મિલકત આવ્યો નહીં માણસ પેલા પાંચ હજાર એટલે એમને મનમાં બહુ અસર રહેતી નહીં મનમાં કઈ હાથ અસર નહીં મોટલ પર હતા ઓફિસ પર હતા એને વાત કરી મને સવારે શાંતાબેન સવારે વાત કરી હતી બે ભાઈઓ બે બાજુ પાંચ પાંચ ડોલર ઉપાડી નહીં કરતી ઘણો ખર્ચો પુસ્તકનો સારું કહેવાય હા બરાબર આવું બન્યું નહીં આ પહેલી વખત બરાબર આ લાખ લાખ લાખ લાખ કોણ આપે છે આવું બહુ ના બધું પોતાની મિલકત વધારે કરતા વધારે આપે છે આપણ ઉપર રૂપિયા આવી છે અજાયબી છે أنا أعود بعمينا وأنا أعود بسبحينا وأنا أعود بأرضينا وأنا هذا مو بروبلم ليس ટ્રાન્સપોર્ટિંગ ઇન્દિરાબેન કાલે નહીં આવતા પેલા પેલા ઇન્દિરાબેન હતા ખૂણામાં બેઠા તેમને ત્યાં કાલે સવારે તેમ ત્યાં તે સાંજ સુધી રાત્રે પછી રાત્રે શશિકાંતભાઈ ને ત્યાં રાત્રે એટલે બે દિવસ ત્યાં છે પછી પછી પરમ દિવસ અને ચોથે દિવસે બે દિવસ શશિકાંત ના છે શશિકાંતભાઈ ને ત્યાં રાત્રે સુવાનું ત્યાં છે આ બેન ની ઈચ્છા બપોરના બધાને તમે ત્યાં હો ને બધાને જમાડવાનું એવું એવું રાખેલું હતું આવે દાદા સત્સંગ તેમાં કાયમ આવે નિયમિત પરમાત્મા જમશે તો દાદા આ સત્સંગ કરીએ ને તે અમે ત્યાં અરુણભાઈ ને ત્યાં ઘણો ખરો કરીએ પણ અહીંયા આ તરફ જો રાખીએ તો બીજા માણસો થોડા વધે એવું લાગે છે કોઈક વાર એવું થાય છે કરવાનું કે ભાઈ આપણે આ બાજુ કરે છે વધારે જગ્યા દાદા ઠરાવ અમે મૂકીએ પણ પાછું તે બાજુ ખેંચાઈ જાય છે બધું અને અમે બહુ આગ્રહ નથી રાખતા કારણ કે પછી દાદાનું બગડે તે નહીં કામ લાગે એટલે અમે આગ્રહ ખોટો કરતા નથી પણ અહીંયા આપણે રામભાઈ ત્યાં કે અહીંયા જો રાખીએ તો અગરે બગડે ના બીજા બધા માણસો ઘણા છે એવું કઈ હા મહિનામાં એક વાર એક વર્ષ એક ફરતો